Oh,

પરમાત્મા શ્રી કૃષ્ણ અતિશય કૃપા કરે છે ત્યારે ઘરમાં જ સત્સંગ આપે છે ગ્રહસ્થાશ્રમે ભક્તિમાં બાધક નથી સાધક છે પતિ પત્ની નો પવિત્ર સંબંધ પરમાત્માના માટે થયો છે ગ્રહસ્થ જીવનમાં કામ ગૌણ છે ધર્મ મુખ્ય છે લગ્ન નું લક્ષ્ય શું છે એ સમજીને લગ્ન કરે લગ્ન એ કામનો વિનાશ કરવા માટે છે એકાંતમાં પતિ પત્ની થોડું ધ્યાન કરે એકાંતમાં બેસીને ભગવાનના નામનો જપ કરે એકાંતમાં કોઈ પવિત્ર ગ્રંથનું વાંચન કરે એકાંત મળે ત્યારે મન પાપ કરે છે એકાંતમાં જ બગડેલા મનને સુધારવાનું છે આપણા શાસ્ત્રોમાં સંન્યાસનો મહિમા બહુ વર્ણન કર્યો છે પરમાત્માના માટે જે સંસારના સર્વ સુખ નો ન્યાસ એટલે ત્યાગ કરે છે જેનું જીવન કેવલ પરમાત્માના માટે છે એમાં વિરક્ત સાધુઓ સંન્યાસી મહાત્માઓ નારાયણનું સ્વરૂપ છે શ્રેષ્ઠ છે અનેક વાર સંન્યાસ કરતા પણ ગ્રહસ્થાશ્રમ દિવ્ય થઈ જાય કોઈ સાધુ સંન્યાસીના મઠમાં આશ્રમમાં ભગવાન નો કોઈ અવતાર થયો નથી ભગવાનના બધા જ અવતાર ગ્રહસ્થના ઘેર થયા સાધુ સંન્યાસી મહાત્મા બ્રહ્મ ચિંતન કરતા કરતા બ્રહ્મરૂપ થાય છે સારું છે ધીરે ધીરે પતિ પત્ની સંયમ વધારે ભક્તિ વધારે તો ભગવાનના એ પિતા થઈ શકે છે ગ્રહસ્થ જગત પિતાનો પિતા થઈ શકે આજે પણ ભગવાન પ્રગટ થવા તૈયાર છે પણ ભગવાનને કોઈ સારું ઘર મળતું નથી જ્યાં અતિશય પ્રેમ છે જ્યાં અતિશય પવિત્રતા છે ત્યાં પરમાત્મા પ્રગટ થાય લોકો કે છે ભગવાનનો અવતાર કેમ થતો નથી ભગવાન તો પ્રગટ થવા તૈયાર છે આજે કોઈ પુરુષનું જીવન કશ્યપ ઋષિના જેવું હોય અને સ્ત્રી અદિતિ માતા જેવી ભક્તિ કરતી હોય તો આજે પણ ભગવાન પ્રગટ થવા તૈયાર અદિતિ શબ્દ નો અર્થ થાય છે નારાયણાકાર મનોવૃત્તિ એ જ અદિતિ છે ભગવાન સર્વકાળ સર્વમાં વિરાજેલા છે એ માયાના આવરણમાં ઢંકાયેલા છે સર્વવ્યાપક પરમાત્મા લાકડામાં રહેલા અગ્નિ સમાન ગુપ્ત છે લાકડામાં અગ્નિ છે બહુ ઠંડી પડી હોય કોઈ લાકડાને સ્પર્શ કરે તો લાકડામાં જે અગ્નિ છે તે કઈ ગરમી આપશે નહીં લાકડામાં અગ્નિ છે ગુપ્ત છે લાકડામાં રહેલા અગ્નિને પ્રગટ કરવો હોય તો લાકડા ઉપર અગ્નિ રાખો બહારનો અગ્નિ અને અંદરનો અગ્નિ એક થશે ત્યારે જ્વાળા થશે તમારા અંદર પણ ભગવાન છે બહાર પણ ભગવાન છે અંદર ઈશ્વર હોવા છતાં જીવ દુઃખી છે અંદર ઈશ્વર હોવા છતાં જીવ પાપ કરે છે અંદર ભગવાન વિરાજેલા છે છતાં જીવ અજ્ઞાની છે ભગવાન કોઈનું દુઃખ દૂર કરતા નથી ભગવાન કોઈને પાપ કરતા અટકાવતા નથી સર્વવ્યાપક પરમાત્મા લાકડામાં રહેલા અગ્નિ સમાન ગુપ્ત છે બહારથી ભગવાનને અંદર લઈ જાઓ આંકડામાં રહેલો અગ્નિ અને બહારનો અગ્નિ બે જ્યારે એક થશે ત્યારે જ્વાળા થશે તમારા ઘરમાં નારાયણ નું સ્વરૂપ પધરાવજો બહુ પ્રેમથી પૂજા કરો ભગવાનનો સુંદર શૃંગાર કરો ભગવાનના સૌંદર્યમાં આંખ અને મન ફસાય તો બેડો પાર છે તમને સૌંદર્ય ક્યાં દેખાય છે જેને સંસારમાં સૌંદર્ય દેખાય છે એ ઘણા ભાગે સંસારની જ ભક્તિ કરે છે જેને ભગવાનમાં સૌંદર્ય દેખાય છે ભગવાન અતિ સુંદર છે જેનું વર્ણન શબ્દથી થઈ શકે એમ નથી તમારા મનને વારંવાર સમજાવો આ સંસાર સુંદર નથી કોઈ સ્ત્રી સુંદર નથી અને કોઈ પુરુષ સુંદર નથી સુંદર તો મારા શ્રી કૃષ્ણ છે મારા રામ સુંદર છે સંસારનું સૌંદર્ય ક્ષણિક છે અત્યારે જે સુંદર દેખાય છે એ થોડા સમયમાં જ બગડવાનું છે સંસારનું સૌંદર્ય સાચું નથી પરમાત્મા નિત્ય સુંદર છે પ્રેમથી ભગવાનનો સુંદર શૃંગાર કરો ભગવાનમાં આંખ સ્થિર કરી ભગવાનના નામનો જપ કરો કદાચ મન ચંચલ થાય તો ભલે થાય આંખ ભગવાનમાં રાખી જે ભગવાનમાં આંખ રાખીને ભગવાનના નામનો જપ કરે છે ભગવાન એના આંખમાંથી અંદર જાય છે બહારના ભગવાન જયારે અંદર આવે છે અંદરના ને બહાર ના ભગવાન જયારે એક થાય છે અંદર જે નારાયણ છે એમનું નામ અંતરિયાની નારાયણ બહાર જે નારાયણનું સ્વરૂપ તમે પધરાવો છો એનું નામ અર્ચા સ્વરૂપ નારાયણ અર્ચા સ્વરૂપ અને અંતર્યામી સ્વરૂપ આ બે સ્વરૂપ જયારે એક થાય છે બહારનો અગ્નિ અને લાકડામાં રહેલો અગ્નિ જયારે એક થશે ત્યારે ભડકો થશે જ્વાળા થશે બહારથી ભગવાનને અંદર લઈ જાઓ એ જ અદિતિનું સ્વરૂપ છે અદિતિ શબ્દનો અર્થ નારાયણાકાર મનોવૃત્તિ એ જ અદિતિ છે મન જેનું ધ્યાન ચિંતન કરે છે મન તદાકાર બને છે મન ભગવાનનું ધ્યાન સ્મરણ કરે તો મન નારાયણાકાર બને મન તમારું શત્રુ છે મન તમારો મિત્ર છે મન ખરાબ વિચાર કરે મન કામ સુખ નું ચિંતન કરે ના સંકલ્પ કરે મન શત્રુ થઈને ખાડામાં ફેંકી દે અને એ જ મન જયારે ભગવાનનું ધ્યાન સ્મરણ કરે ત્યારે મન પરમાત્માના ચરણે લઈ જાય અદિતિ શબ્દનો અર્થ છે કાર મનોવૃત્તિ બાર દિવસ પયો વ્રત કર્યું પતિ પત્ની કેવલ દૂધ ઉપર રહ્યા છે આખો દિવસ નારાયણની પૂજા કરે છે નારાયણનું ધ્યાન કરે છે સ્મરણ કરે છે વ્રત શા માટે કરવા એકાદશીનું વ્રત પૂર્ણિમાનું વ્રત જન્માષ્ટમીનું વ્રત રામનવમીનું વ્રત નું લક્ષ્ય એ છે સાધારણ માનવનું મન વિષયાકાર બને છે વિષયોનું સ્મરણ ચિંતન કરવાથી જે મન વિષયાકાર થયું છે વિષયાકાર મનોવૃત્તિનો વિનાશ થાય અને મન નારાયણાકાર બને માટે વ્રત કરવાનું જગતની વિસ્મૃતિ થાય ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મયતા થાય કેટલાક લોકો તો એવું સમજે છે વ્રત કરવાનું એટલે સાબુદાણા બટાકા ખાવાનું દાળ ભાત ખાવાનો નહીં સાબુદાણા ખાવાથી સાધારણ વ્રત થશે વ્રત નું લક્ષ્ય જગતની વિસ્મૃતિ થાય મન સંસારને ભૂલી જાય અને મન નારાયણના સ્મરણમાં તન્મય બને માટે વ્રત કરવાનું છે મન જયારે નારાયણાકાર બને છે ત્યારે માયાનો પડદો દૂર થાય છે અને માયાનો પડદો દૂર થયો શ્રી વામનજી મહારાજ વામનજી મહારાજ બ્રહ્મચારીના સ્વરૂપે પ્રગટ થયા છે સાત વર્ષનું બાલ સ્વરૂપ ધારણ કર્યું છે વામનજીની બાલ લીલા નથી સાત વર્ષના બટુ બ્રહ્મચારી પ્રગટ થયા છે બ્રાહ્મણ નો બે વાર જન્મ થાય છે માતા પિતા જે જન્મ આપે છે એ બહુ પવિત્ર માન્યું નથી બ્રાહ્મણ ને જયારે જનોઈ આપે છે ત્યારે એનો નવો જન્મ થાય જનોઈના સમયે બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે એ વેદ મંત્ર નો પણ એ જ અર્થ નીકળે છે પિતા પોતાના પુત્રને કે છે આજથી તું મારો દીકરો નથી આજથી તું નારાયણ નો દીકરો થયો દેવાયત્વા સવિત્રે પરિદદાન નારાયણના ચરણમાં હું તને અર્પણ કરું છું આજથી નારાયણ તારા પિતા અને ગાયત્રી એ તારી માં છે જનોઈ આપ્યા પછી મા બાપ બદલાય છે માતા પિતા જે જન્મ આપે છે એ બહુ પવિત્ર માન્યો નથી બ્રાહ્મણ ને જયારે જનોઈ આપે છે ત્યારે એનો બ્રહ્મ સંબંધ થાય છે એ પરમાત્મા નો થાય છે એમ કોઈ રાજાના ઘરનો સિપાઈ ગળામાં ચપરાશ રાખે છે કે હું રાજાનો સિપાઈ છું આ જનોઈ એ વેદો એ આપેલી ચપરાશ છે હું ભગવાનનો છું હું ભગવાનનો છું આ કઈ ચાવી રાખવા માટે આપ્યું નથી આજકાલ ઘણા લોકો જનોઈનું કોઈ મહત્વ સમજતા નથી તમને એવું લાગે છે કે ચાવી રાખવા માટે દોરી ઠીક છે ગળામાં છે જનોઈમાં જે ચાવી રાખે ત્યાં કોઈ દેવ રહેતા નથી જનોઈ કેવી રીતે બનાવવી આપણા વેદોમાં વર્ણન છે બજારમાંથી લઈ આવે ગળામાં પહેરે એ તો બધો ઠીક છે જે લોકો કઈ કરતા જ નથી એના કરતા થોડો નખરો કરે તે સારું છે જનોઈ બ્રાહ્મણ ઘરમાં હાથે બનાવે અપ્રસમાં જનોઈ બનાવવાનું જનોઈ બનાવે છે બ્રહ્માજી જનોઈના ધાગાને ત્રિગુણિત કરે છે વિષ્ણુ ભગવાન જનોઈમાં ગાંઠ આપે છે શિવજી મહારાજ જનોઈના એક એક ધાગામાં એક એક દેવની સ્થાપના કરવી પડે છે ઓમકારમ પ્રથમ તંતૌન્યસામી અગ્નિ દ્વિતીય તંતૌન્યસામી એક એક ધાગામાં એક એક દેવની સ્થાપના છે જેનો એમાં કોઈ ચાવી રાખે ને તો પછી દેવો ત્યાંથી ઉઠી જાય બ્રાહ્મણ નો બાળક છ સાત વર્ષ નો થાય તેને જનોઈ આપવી જોઈએ શાસ્ત્રોમાં એવું લખ્યું છે બાર વર્ષ સુધી સૂર્યનારાયણ પ્રતીક્ષા કરે છે બ્રાહ્મણ નો બાળક અગિયાર બાર વર્ષનો થયો એ સૂર્યને અર્ઘ્ય ન આપે સંધ્યા ગાયત્રી ન કરે તો સૂર્ય નારાયણને શાપ બ્રાહ્મણ વાગે દીકરો થાય જયારે સૂર્યનારાયણ ઉત્સવ કરે છે મારો વંશ વધ્યો સૂર્યનારાયણને આનંદ થાય છે દસ અગિયાર વર્ષ સુધી સૂર્યનારાયણ પ્રતીક્ષા કરે છે બ્રાહ્મણ નો બાળક દસ બાર વર્ષ નો થાય અને સંધ્યા ન કરે ગાયત્રી જપ ન કરે તો સૂર્યનારાયણ શાપ આપે છે એની બુદ્ધિ બગડે છે સવિતા બ્રવી પામનજી મહારાજને જનોઈ આપી છે સૂર્યનારાયણ ભગવાન પધાર્યા પામનજી ને ગાયત્રી મંત્ર ની દીક્ષા આપે છે અદિતિ માતા લંગોટી પહેરાવે છે પાંચ છ વર્ષ નો બાળક અને તે લંગોટી પહેરે સંધ્યા કરે ગાયત્રી જપ કરે એ વામનજી મહારાજના જેવો દેખાય નિર્વિકાર હોય છે અદિતિ માતાએ લંગોટી પહેરાવી છે બૃહસ્પતિ વામનજીને બ્રહ્મચારીના ધર્મ સમજાવે છે બેટા આજથી દિવસમાં ત્રણ વાર ફરી સંધ્યા કરવાની સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ ધર્મ નથી કેટલાક લોકો મંદિરમાં દર્શન કરવા જાય છે પણ સંધ્યા કરતા નથી જે સંધ્યા ન કરે અને મંદિરમાં દર્શન કરવા જાય ભગવાન એનું મોડું જોતા જ નથી મૂર્ખો છે મારું કહ્યું કરતો નથી સૂર્યને અર્ઘ્ય આપતો નથી મંદિરના પગથિયા ઘસવા આવ્યો છે જે સંધ્યા કરતો નથી તેના હાથની પૂજા દેવો લેતા નથી સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નથી કેટલાક લોકો એવું સમજે છે કે સંધ્યા એ કર્મકાંડ છે એવું નથી સંધ્યામાં ભક્તિ ભરેલી છે સંધ્યામાં જ્ઞાન છે જ્ઞાન ભક્તિ અને કર્મ આ ત્રણ નો સમન્વય સંધ્યામાં હોવાથી સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નથી સંધ્યામાં બ્રહ્મ વિદ્યા સ્વરૂપ ગાયત્રી માતાનું હૃદયમાં આવાહન કરવું પડે છે આયાતુ વરદા દેવી અક્ષરમ બ્રહ્મ સંમિતમ હે બ્રહ્મ વિદ્યા સ્વરૂપમાં મારા હૃદયમાં આવ મારા હૃદયમાં જે અંધકાર છે વાસના છે અજ્ઞાન છે માં તમે દૂર કરો તમે મારા હૃદયમાં વિરાજો બ્રહ્મ વિદ્યાનું ગાયત્રીનું આવાહન કરીને પૂજા થાય છે ગાયત્રી માતાના સન્મુખ કરેલું પાપ કબૂલ કરવું પડે છે મેં આજે આવું પાપ કર્યું છે હવે નહીં કરું સંધ્યામાં પ્રાયશ્ચિત થાય છે ઉદરેણ શિષના બ્રહ્મ વિદ્યા સ્વરૂપ ગાયત્રી માતાનું આવાહન કરી પૂજન કરી પ્રાયશ્ચિત કરવાનું સંધ્યામાં અર્ઘ્યદાન છે સંધ્યામાં ધ્યાન સાથે નારાયણ ધ્યાન કરતા કરતા ગાયત્રી નો જપ કરવાનો છે સંધ્યામાં પ્રાર્થના છે સંધ્યાના મંત્રોનો અર્થ સમજીને સંધ્યા કરે સંધ્યામાં બહુ શક્તિ છે બ્રાહ્મણોને સંધ્યામાં શ્રદ્ધા ઓછી થઈ અને તેથી બ્રાહ્મણોનું પતન થવા મનુ મહારાજે બ્રાહ્મણના ધર્મો બહુ બતાવ્યા છે બ્રાહ્મણ વેદાધ્યયન કરે બ્રાહ્મણ અગ્નિહોત્ર કરે બ્રાહ્મણ દુઃખ સહન કરીને તપશ્ચર્યા કરે આ બધું વર્ણન તો કર્યું પણ મનુ મહારાજને એવું લાગ્યું કે કલિયુગમાં બધું કરવું શક્ય નથી પછી મનુ મહારાજે આજ્ઞા કરી વિકાસ સંધ્યા આવશે સંધ્યા છોડે કુરિયાદ અન્ય નવા કુરિયાદ મૈત્રો બ્રાહ્મણ ઉચ્યતે બીજું કઈ કરે કે ન કરે પણ સંધ્યા કોઈ દિવસ છોડે સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નથી જે સંધ્યા કરતો નથી એને આપણા શાસ્ત્રોએ અપવિત્ર કહ્યો છે સંધ્યા અશુચિર નિત્ય અનર્હ સર્વ કર્મસુ બેટા ત્રિકાળ સંધ્યા કર આકાશમાં તારા દેખાય ત્યારે પ્રાતઃ સંધ્યા કરવાની કેટલાક પ્રાતઃ સંધ્યા કરે છે પણ આઠ વાગે નવ વાગે પ્રાતઃ સંધ્યા કરવાની આઠ વાગે પ્રાતઃ સંધ્યા થાય આજકાલના લોકો ગાડીનો સમય આચવે છે સંધ્યાનો સમય આચવતા નથી ગાડી સવારે ચાર વાગે આવવાની હોય તો રાત્રે ત્રણ વાગે સ્ટેશને જઈને બેહી રહે છે સત્કર્મનો જે સમય બતાવ્યો છે એ સમયે જ સત્કર્મ થાય બેટા વિધિપૂર્વક સંધ્યા કરે આજથી તું બ્રહ્મચારી થયો બહુ સાવધાન રે કોઈ સ્ત્રી સાથે એકાંતમાં બેસવું કોઈ સ્ત્રીને અડવું નહીં જે પુસ્તકમાં શૃંગારનું વર્ણન હોય એવા પુસ્તકો વાંચવા નહીં ઇન્દ્રિય બહુ બળવાન છે મન બહુ બગડેલું છે ક્યારે મૂર્ખ થશે તે કહેવાય બેટા બહુ સાવધાન સાધુ ને સંન્યાસી ને બ્રાહ્મણ ને સ્ત્રી દૂર થી વંદન કરે અડવાની શી જરૂર છે સ્પર્શ થી અનેક દોષ ઉદભવે છે મન બહુ બગડ્યું છે માનવ ને ખબર નથી કે મારું મન કેટલું ખરાબ છે સ્પર્શ કર્યા પછી તે સમયે કદાચ પાપ નહીં થાય પછી થશે બગડેલા મનને શુદ્ધ કરવા માટે મર્યાદા છે જે મર્યાદામાં રહે છે એનું પણ મન બગડે છે જેને મર્યાદા છોડી છે એનું મન પવિત્ર કેવી રીતે બેટા સાવધાન શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે લાકડાની પૂતળીને પણ અડવું ન સ્પૃશે દારવીમ નો અર્થ છે લાકડાની પૂતળી અતિશય ભીડમાં અજાણતા કદાચ સ્પર્શ થાય તો ભગવાન ક્ષમા આપે છે જાણીને પુરુષ કોઈ સ્ત્રીને સ્પર્શ કરે સ્ત્રી પર પુરુષને સ્પર્શ કરે એ વ્યભિચાર જેવું જ પાપ છે એની સજા થાય છે બેટા સાવધાન મોટા મોટા ભૂલા પડ્યા છે બને ત્યાં સુધી સ્ત્રીના ચરણમાં જ નજર રાખો સ્ત્રીમાં માતૃભાવ રાખો આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે સ્ત્રીના મુખમાં સ્ત્રીના કેશમાં કામનો નિવાસ છે લક્ષ્મણજી મહારાજ ચૌદ વર્ષ શ્રી સીતા માની સેવામાં રહ્યા લક્ષ્મણજીની નજર માતાજીના ચરણમાં જ કોઈ દિવસ આંખ ઊંચી કરીને સામું જોયું પણ નથી રામચંદ્રજી એકવાર પરીક્ષા કરી હતી લક્ષ્મણ આ તારા ભાવિની બંગડીઓ છે તે જોઈ હશે કે મેં બંગડી કોઈ દિવસ જોઈ લક્ષ્મણ તારા ભાભીના ગળાનો આ ચંદ્રહાર છે તે જોયો હશે મેં ચંદ્રહાર જોયો નથી લક્ષ્મણ તે કઈ જોયું નથી લક્ષ્મણજી એ કહ્યું કે હું ભાભીના ચરણમાં વંદન કરતો હતો ત્યારે ચરણના નૂપુર મેં જોયા છે મેં આ ખુશી કરીને કોઈ દિવસ સામું જોયું નથી હું હાથ જોડીને ઉભો કેવો સંયમ છે લક્ષ્મણજી મહારાજ જીતેન્દ્રિય છે જે ઇન્દ્રિય જીત છે એ ઇન્દ્ર રાજા કરતા પણ સુખી છે ઇન્દ્ર સ્વર્ગમાં બહુ સુખ ભોગવે છે એવું વર્ણન આવે છે ઇન્દ્ર અતિ સુખી છે ઇન્દ્ર કરતા પણ જે ઇન્દ્રિય જીત છે એને બહુ સુખ મળે છે સંપત્તિથી થોડું સુખ મળે છે સંયમથી બહુ સુખ મળે છે આંખનો સંયમ રાખજો નો સંયમ કાનનો સંયમ તમને બહુ બહુ સુખ આપશે રામચંદ્રજી લક્ષ્મણ ને ભેટી બેટા સાવધાન રે શૃંગારના ચિત્રો જોવા નહીં ખરાબ ચિત્રની અસર મન ઉપર થાય છે ખરાબ શબ્દની અસર મન ઉપર થાય છે શૃંગારના ગીત સાંભળવા બેટા બહુ સાવધાન મન એકવાર બહુ બગડી જાય પછી જલ્દી સુધરતું નથી જેનું મન બહુ બગડ્યું ને તેનો એ જન્મ તો બગડ્યો બીજો જન્મ પણ બગડશે કારણ બીજા જન્મમાં આ જ મન સાથે આવવાનું છે તન બદલાય છે પણ મન કઈ બદલાતું નથી બેટા બહુ સાવધાન રહે સાદું ભોજન કરવાનું મધુકરી માગવાની મધુકરીમાં જે કઈ મળે તે ગુરુદેવને અર્પણ કરવાનું બહુ તેલ છે મરચું છે આમલી છે મિષ્ટાન છે એ ખાય ને તેના શરીરમાં ખોટી ગરમી ઉત્પન્ન થાય છે અને એ ખોટી ગરમી શક્તિનો નાશ કરે છે દૂધ ભાત છે દૂધ રોટલી છે સાદું ભોજન સાદું ભોજન કરશો ને તો આ મોંઘવારીમાં તમારા ઘરમાં ખર્ચો પણ ઓછો થઈ જશે તમારો સ્વભાવ સુધરશે તમારું કલ્યાણ થશે બ્રહ્મચારીના ધર્મો સમજાવ્યા વામનજી મહારાજ સંધ્યા કરી ભિક્ષા માગવા જાય છે જગન માતા પાર્વતીજી ત્યાં પધાર્યા છે માતાજીને વંદન કરે છે માં મને ભિક્ષા આપો પાર્વતી માતાએ વામનજીને ભિક્ષા આપી છે ભિક્ષા ગુરુદેવને અર્પણ કરે છે બૃહસ્પતિ એ કહ્યું બેટા મારો પરિવાર બહુ મોટો છે વધારે ભિક્ષાની મને જરૂર છે વધારે ભિક્ષા તું લઈ આવું એ કહ્યું કે વધારે ભિક્ષા લેવી હોય તો કોઈ મોટો જજમાન મને બતાવો તો પછી વધારે ભિક્ષા નહીં આવું અરે મોટો જજમાન તો રાજા બલી છે અતિ ઉદાર છે નર્મદાજીના કિનારે યજ્ઞ કરે છે ત્યાં તું જા વામનજી મહારાજ નું પ્રાગટ્ય બિહારમાં થયું છે બિહારમાં ગંગા કિનારે બક્સર ગામ છે જ્યાં વામનજી પ્રગટ થયા છે આજે પણ ત્યાં વામનજી મહારાજનું સ્વરૂપ છે વામન દ્વાદશી ના દિવસે બહુ મોટો ઉત્સવ કરે છે કશ્યપ ઋષિ ત્યાં રહેતા હતા જ્યાં વામનજીનું પ્રાગટ્ય થયું છે વામનજી મહારાજની પધરામણી આપણા ગુજરાતમાં થઈ વામનજી મહારાજ ત્યાંથી ગુજરાતમાં આવ્યા છે ગુજરાતમાં નર્મદાજીના કિનારે બલિ મહારાજ અશ્વમેધ યજ્ઞ કરે છે વામનજી મહારાજ ધીરે ધીરે પધારે છે પગમાં પાવડી છે હાથમાં કમંડલ છે લંગોટી વિના બીજું કોઈ વસ્ત્ર ન મળે મુખમાં આંખમાં તેજ છે બ્રહ્મ તેજ આંખમાં હોય છે બ્રહ્મ તેજ લલાટમાં હોય નું લક્ષણ એ છે જેના દર્શન કર્યા પછી મન શુદ્ધ થાય તે બ્રહ્મ જેના દર્શન કર્યા પછી સત્કર્મની પ્રેરણા મળે એ બ્રહ્મ તેજનું લક્ષણ છે જેના દર્શન કર્યા પછી ભગવાન યાદ આવે એ બ્રહ્મ તેજનું લક્ષણ છે શિયાળામાં લોકો વસાણું ખાય ને તો એમનું તેજ વધવા લાગે એ તેજ જુદું બ્રહ્મ તેજ આંખમાં હોય છે લલાટમાં હોય છે વામનજીના આંખમાં દિવ્ય તેજ છે લંગોટી વિના બીજું કોઈ વસ્ત્ર ન મળે ભાગશાળી તે છે જેની લંગોટી અતિ શુદ્ધ છે કૌપીનવંત ખલુ ભાગ્યવંત ભિક્ષાન્ન માત્રેણ ચ પંચાક્ષરમ પાવન ઉચ્ચરંત નિરંતરમ બ્રહ્મણીએ રમંત જે પરમાત્માના નામમાં રમે છે જે ભગવાન સાથે રમે છે જેને ભગવાનના આનંદમાં જે મસ્ત રહે છે જેની લંગોટી શુદ્ધ છે એ જ ભાગશાળી છે શરીર સાથે તો પશુ પક્ષીઓ પણ રમે છે શરીર સાથે રમવામાં જે સુખ સમજે તે ભાગશાળી નથી અભાગ્યો છે જે ભગવાન સાથે રમે છે જે ભગવાનના નામમાં સર્વકાળ તન્મય રહે છે એ ભાગશાળી છે માર્ગમાં બધા વામનજીને વંદન કરે છે પરિચય વિના વંદન કરવાની ભાવના થાય સમજવું ત્યાં બ્રહ્મ કોઈ પરિચય આપે કે મહારાજ છે બહુ સારા છે પછી હાથ જોડે એ ઠીક છે જરાય પરિચય નથી પરિચય વિના દર્શન કરતા જ હૃદય પીગળે અને વંદન કરવાની ભાવના થાય એ બ્રહ્મ તેજ નું લક્ષણ છે માર્ગમાં બધા વામનજીને વંદન કરે છે અનેક દેશોને પવિત્ર કરતા કરતા વામનજી મહારાજ નર્મદાજીના કિનારે આવ્યા છે મોટો મંડપ બાંધ્યો છે મંડપમાં બ્રાહ્મણો વિરાજેલા છે વેદ મંત્ર બોલીને અગ્નિમાં સ્વાહા સ્વાહા આહુતિ આપે છે વામનજી મહારાજ ધીરે ધીરે આવે છે બધા બ્રાહ્મણો જોવા લાગ્યા આ કોણ આવે છે તેજ કેવું છે આ સૂર્યનારાયણ તો ઉપરથી નીચે ઉતર્યા નથી આવું તેજ અમે જોયું નથી એક ઋષિએ કહ્યું કે ના સૂર્યનારાયણ નથી આ કોઈ બ્રહ્મચારી લાગે છે હાથમાં કમંડલ છે પગમાં પાવડી છે લંગોટી વિના બીજું કોઈ વસ્ત્ર નથી બ્રાહ્મણો વાતો કરતા હતા અને તે સમયે વામનજી મહારાજ યજ્ઞ મંડપમાં પ્રવેશ કરે છે બધા ઋષિઓ ઉભા થયા વામનજી સાત વર્ષના છે અને શુક્રાચાર્ય પંચોતેર વર્ષના છે વયો વૃદ્ધ છે વામનજી મહારાજ પધાર્યા ત્યારે બધા ઋષિ ઉભા થઈને શ્રી વામનજી મહારાજ આ બાળકે ગાયત્રી નો જપ બહુ કર્યો છે એના મુખમાં ગાયત્રી નું બ્રહ્મ તેજ દેખાય છે અને તેથી મોટા મોટા ઋષિઓ ઉભા થયા છે બ્રાહ્મણોમાં બ્રહ્મ તેજ ને માને છે બ્રાહ્મણ ભલે બહુ ગરીબ હોય પણ જે ત્રણ વાર સંધ્યા બરાબર કરે છે જેને ગાયત્રી નો ચોવીસ લાખ જપ કર્યો છે એ બ્રાહ્મણ શ્રેષ્ઠ ગણાય ભલે દરિદ્રીઓ બ્રાહ્મણોમાં ધન ને માન નથી બ્રાહ્મણોમાં બ્રહ્મ તેજ ને માન છે ક્ષત્રિયોમાં શક્તિ ને માન છે ક્ષત્રિયમાં મોટો તે ગણાય જે બળવાન છે વૈશ્યોમાં જે ધનવાન હોય તે મોટો ગણાય શેઠ પાછળથી આવે ને તો એ મંદિરમાં એને આગળ લઈ જાય શેઠ આવે એ શેઠને માન નથી એની સંપત્તિને માન છે વૈશ્યોમાં ધનને માન છે ક્ષત્રિયોમાં શક્તિને માન અને બ્રાહ્મણોમાં બ્રહ્મ તેજ તેજને માન છે બ્રાહ્મણ ની દિવાળી તો શ્રાવણ મહિનામાં થાય પળેવના દિવસે બ્રાહ્મણો પ્રાયશ્ચિત કરે છે વેદાધ્યયન કરે છે ઋષિઓની પૂજા કરે છે એ દિવસે બ્રાહ્મણોની દિવાળી થાય છે વિજયાદશમી શસ્ત્ર પૂજન એ ક્ષત્રિયોની દિવાળી છે ચોપડા પૂજન ધન ની પૂજા કરવી તો વૈશ્યોની દિવાળી છે ની દિવાળી શ્રાવણ મહિનામાં થાય અધીતાનાં છંદસામ અધ્યેષ્યમાણાનાં ચ અસ્થાનોચ્છ્વાસાદિ સંકલ્પ કરવો પડે છે વેદાધ્યયન કરવું પડે છે આ બ્રહ્મચારીએ ગાયત્રીનો જે બહુ કર્યો છે એવું લાગે છે ઋષિઓએ માન આપ્યું બલી મહારાજ દોડતા ગયા છે વામનજીના દર્શન કરે છે ચરણથી મુખારવિંદ સુધી સર્વાંગને નિહાળે છે શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે કેવો દેખાય છે જોયો નથી સ્વાગતમ સ્વાગતમ બલિ રાજાએ આસન આપ્યું છે બલિ રાજાએ વિંધ્યાવલી રાણીને કહ્યું છે બ્રહ્મચારી મહારાજની પૂજા કરવી છે તમે બધી તૈયારી કરો આ કોઈ માન તપસ્વી બ્રહ્મચારી આવ્યા વિન્યાવલી વિંધ્યાવલી રાણીએ પૂજાની તૈયારી કરી છે પુષ્પની માળા છે શ્રીફળ છે ચંદન છે સોનાની જાળીમાં પવિત્ર નર્મદાજી નું જળ વિંધ્યાવલી રાણી સાથે એની સખીઓ પણ ત્યાં આવી છે સાંભળ્યું છે કે કોઈ તપસ્વી બ્રહ્મચારી આવે છે બ્રહ્મચારીને જોવા માટે અને એક સ્ત્રીઓ ત્યાં આવી વામનજીના દર્શન કરતા સ્ત્રીઓને આનંદ થયો છે વાતો કરે છે આ બાળકની માએ બહુ બહુ પુણ્ય કર્યું છે આવો સુંદર બાળક જે માના ગોદમાં રમે કે માને કેવો આનંદ થયો છે એની માએ બહુ પુણ્ય કર્યું છે કેવો દેખાય છે વિંધ્યાવલી રાણી વામનજી મહારાજના ચરણમાં જળ પધરાવે છે બલી મહારાજ એ ચરણને હાથમાં લઈને ધીરે ધીરે પખાડે છે અતિ કોમળ ચરણ છે ચરણના તળિયા લાલ છે ચરણમાં કમળનું નું ચિહ્ન દેખાય છે વામનજીના નખ તો રત્ન જેવા ચમકે છે ફરી રાજાને વામનજીના નખમાં મુખ દેખાય કેવા નખ છે એમના ચરણ કેવા દિવ્ય છે જેના ચરણ પખાડવામાં આવે એના પુણ્યનો નાશ થાય છે જે ચરણ પખાડે એને તે પુણ્ય મળે છે બલિરાજાએ ચરણનું તીર્થ મુખમાં મસ્તકમાં પધરાવ્યું છે અને તે સમયે બ્રાહ્મણો વેદ મંત્રો બોલવા લાગ્યા છે વિષ્ણુર્નુકંવીર્યાણિ પ્રવોચય્ય પાર્થિવાનિ વિમમેરજાંસી યોસ્કમાયુદુત્તરમ સદસ્થમ વિચક્રમાણસ્ત્રેદો ચરણમ પવિત્રમ વિતતમ પુરાણમ યેન પૂતસ્તરથી દુષ્કૃતાની ઋગ્વેદ યજુર્વેદના મંત્રો બોલે છે વામનજીના ચરણનું તીર્થ મુખમાં પધરાવ્યું છે પૂજા કરી છે વામનજીને વારંવાર વંદન મહારાજ હું તો તમારા માતા પિતાને ધન્યવાદ આપું છું જેના ઘેર તમારો જન્મ થયો એ તમારા માતા પિતા બહુ પુણશાળી હોવા જોઈએ બ્રાહ્મણોની મેં પૂજા કરી છે અને તમારા જેવો બ્રાહ્મણ મેં જોયો આવો તો હોય ક્યાંથી આ તો એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ સાક્ષાત પરમાત્મા નારાયણ પધાર્યા છે મહારાજ તમે આવ્યા તે મને બહુ બહુ આનંદ થયો આજે મારો જન્મ સફળ થયો હું એમ માનું છું આપના ચરણનું તીર્થ મને મળ્યું ને મારા બધા પાપ હવે બળી ગયા હવે હું પવિત્ર થયો મારો યજ્ઞ સફળ થયો મારું જીવન સફળ થયું હે બ્રહ્મચારી મહારાજ આપે બહુ કૃપા કરી તમારા દર્શન કરતા તો મને એવો આનંદ થયો છે મને એમ થાય છે મારું બધું રાજ તમને અર્પણ કરીને હવે હું મનમાં ચાલ્યો જોઈએ જ્યાં પ્રેમ થાય છે ત્યાં આપવાની ઈચ્છા થાય છે પ્રેમમાં કોઈ દિવસ લેવાની ઈચ્છા થતી નથી જ્યાં લેવાની ઈચ્છા છે પ્રેમ નથી મારું બધું રાજ તમને અર્પણ કરું વામનજી મહારાજ મનમાં બોલ્યા છે એ તો તારું બધું લેવા માટે હું વામન થઈને આવ્યો મહારાજ માગો જરા પણ સંકોચ રાખશો નહીં ગાયોનું દાન કરું સુવર્ણનું દાન કરું દાન વસ્ત્ર દાન કરું મહારાજ જરાય સંકોચ રાખશો નહીં તમને લગ્ન કરવાની ઈચ્છા હોય તો કન્યાદાન કરવા પણ હું તૈયાર છું તમારા જેવો મેં જોયો નથી આવો જમે મને ક્યાં મળવાનો હોય હું કન્યાદાન પણ કરવા તૈયાર છું આપ માગો કોઈના ઘેર તમે માગવા જાઓ તો માગતા પહેલા એના થોડા વખાણ કરો પછી માગજો ખાણ કરતા પણ વખાણમાં મીઠાશ વધારે કેટલાક લોકો એવું કહે છે કે મારા વખાણ મને ગમતા નથી પણ એ ઘણા ભાગે ખોટું જ હોય છે વખાણ બધાને ગમે છે એના વખાણ કરો એના બાપ દાદાના વખાણ એ રાજી થશે આજકાલ આ શ્રીમાન લોકોના ઘરમાં સ્ત્રીનું રાજ હોય છે ઘરવાળીના વખાણ કરજો તો વધારે મળશે જગતને એક શિક્ષણ આપ્યું છે વખાણ કર્યા છે રાજન ધન્ય છે પ્રહલાદજીના વંશમાં તમારો જન્મ થયો છે પાંચ વર્ષના હતા અને ત્યારે પરમાત્માને પ્રગટ થવું પડ્યું પ્રહલાદજી તમારા દાદા થાય નહીં કે મારા દાદા થાય તમારા દાદા મહાન ભગવત ભક્ત તમારા પિતા નિરોચન મહારાજ અતિ ઉદાર મેં એવું સાંભળ્યું છે કે વિરોચન રાજાએ એક બ્રાહ્મણને દાનમાં પોતાનું આયુષ પણ આપ્યું બ્રાહ્મણનું આયુષ પૂરું થઈ ગયું હતું વિરોચન રાજાએ વિચાર કર્યો આ બ્રાહ્મણની જગતને જરૂર છે બ્રાહ્મણ સમાજને જ્ઞાન આપે છે સમાજમાં ઘણા લોકો અજ્ઞાનથી જ દુઃખી થાય છે દુઃખ નું કારણ અજ્ઞાન હોય છે સમજણમાં બહુ સુખ છે અને અજ્ઞાનમાં અતિ દુઃખ છે સમાજનું અજ્ઞાન દૂર કરવું એ બ્રાહ્મણનું કામ બ્રાહ્મણ ભગવાનના મુખમાંથી નીકળ્યા છે બ્રાહ્મણ શિક્ષક છે ક્ષત્રિય હાથમાંથી નીકળ્યા છે ક્ષત્રિય રક્ષક છે વૈશ્ય માંથી નીકળ્યા છે વૈશ્ય પોષક છે અને શૂદ્ર ચરણમાંથી નીકળ્યા છે શૂદ્ર સેવક છે શિક્ષક રક્ષક પોષક અને સેવક બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર બધા જ ભગવાનનું અંગ છે બધાની જરૂર છે બ્રાહ્મણનું આયુષ પૂરું થયું હતું અને ત્યારે વિરોચન રાજાએ કહ્યું કે મહારાજ તમારી જગતને જરૂર છે તમે જગતમાં રહેશો તો નું કલ્યાણ કરશો મારું આયુષ તમને મળે વિરોચન રાજા એ બ્રાહ્મણને માં પોતાનું આયુષ દાનમાં આપ્યું એ વિરોચન મહારાજ તમારા પિતા થાય કે આ મારા મારા પિતાજી છે એમણે બ્રાહ્મણને આયુષ પણ દાનમાં આપ્યું તારા પરદાદા હિરણ્ય કશ્યપુ મહાન વીર હતા ઇન્દ્રાદિક દેવોનો પરાભવ કર્યો હતો મને તો એવું દેખાય છે પરદાદા હિરણ્ય કશ્યપુની શક્તિ દાદા પ્રહલાદજીની ભક્તિ અને પિતા વિરોચન મહારાજ ની ઉદારતા આ બધા સદગુણ તારામાં સોળ આની ઉતરી આવે છે અતિ ઉદાહરણ છે મને વિશ્વાસ છે હું જે માગીશ તે મને મળવાનું છે બલીને વચનમાં બાંધી દીધા છે મારા દેખાય છે સાત આઠ વર્ષના અને વાતો મારા પરદાદાની પણ વાતો કરે છે કે મહારાજ આપે મારા દાદાને પરદાદાને જોયેલા ખરા કે ના હું તો બાળક છું તો અમારા વડીલો વાતો કરે છે વાતો સાંભળી છે જે સાંભળ્યું તે મેં તને કહ્યું છે બહુ શ્રુત બ્રાહ્મણ છે મહારાજ માગો માગો વામનજીએ કહ્યું છે હું સંતોષી બ્રાહ્મણ છું હું કઈ વધારે લેવા માટે આવ્યો નથી મારા પગથી માપીને ત્રણ પગ પૃથ્વીનું તું મને દાન કર રાજા એ તે જયારે સાંભળ્યું છે ત્યારે મનમાં બોલ્યા છે મહારાજની અવસ્થા જો બહુ નાની છે બુદ્ધિ કાચી છે મહારાજ ભણ્યા પણ બધું બરાબર ગણ્યા નથી અવસ્થા બહુ નાની છે માગતા આવડ્યું કે મારા ત્રણ પગ પૃથ્વીનું દાન લેવા માટે તમે અહીંયા આવ્યા છો કે હા આ તો બહુ જ ઓછું કહેવાય દાન લેનાર ને સંતોષ થાય એ તો ઠીક છે પણ દાન આપનાર ને પણ સંતોષ થવો જોઈએ મને સંતોષ થતો નથી આ બહુ જ ઓછું છે મારો પરિચય હું આપને કેવી રીતે આપું આત્મ પરિચય આપવાથી પુણ્યનો નાશ થાય છે તમારો પરિચય બીજો કોઈ આપે ઠીક છે તમારો પરિચય તમારા મુખેથી આપશો મારી બોલવાની ઈચ્છા નથી પણ આજે મારે બોલવું પડે છે આ જગતમાં મારી એવી પ્રસિદ્ધિ છે હું જે બ્રાહ્મણની પૂજા કરું જે બ્રાહ્મણને હું દાન આપું તે બ્રાહ્મણ ફરીથી કોઈના ઘેર પણ દાન લેવા જતો નથી આજે મારા ઘેર તમે દાન લેવા આવ્યા છો ફરીથી બીજા કોઈના ઘેર દાન લેવા જાઓ તે મારા એ તો તમારા દર્શન કરતા હું સમજી ગયો તમે લોભી નથી તમે સંતોષી તપસ્વી બ્રાહ્મણ છો તમારા મુખમાં આંખમાં એવું તે જ દેખાય ઓછું કહેવાય ત્રણ પૃથ્વીથી શું થવાનું મહારાજ તમે નાના છો મોટા થશો તમારું લગ્ન થશે અને લગ્ન થયા પછી સંધ્યા ગાયત્રી છોડીને તમારે પૈસા માટે પ્રવૃત્તિ કરવી જ પડશે તમારા જેવા તપસ્વી બ્રાહ્મણને ભગવાનની ભક્તિ છોડીને પૈસા માટે પ્રવૃત્તિ કરતા બહુ દુઃખ થશે તમે તપસ્વી છો તમે કોઈ મહાન જ્ઞાની પુરુષ લાગો છો પૈસા માટે કોણ પ્રવૃત્તિ કરે લગ્ન થયા પછી ભગવાન ભક્તિ છોડીને પણ કઈ પ્રવૃત્તિ કરવી પડશે ત્યારે તમને દુઃખ થશે આજ હું તમને ત્રણ ચાર કામ આપી દઉં તમારા કુટુંબનું સારી રીતે પોષણ થાય તમે આખો દિવસ ધ્યાન કરો જપ કરો સંધ્યા કરો ત્રણ પગ પૃથ્વીથી શું થવાનું વિચાર કરો હજુ કઈક વધારે માં વામનજીએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું રાજન તમે તો વધારે આપવા તૈયાર છો પણ લેતા બધો મારે વિચાર કરવો જોઈએ હું બ્રાહ્મણ છું મારા જીવનમાં સંતોષ હોવો આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે ક્ષત્રિય અને વૈશ્ય થોડો લોભ કરે એ ઠીક છે સાધુ અને બ્રાહ્મણ લોભ કરે એ ભગવાનને ગમતું નથી સંતોષ એ જ અમારું ધન છે લાભ થી લોભ વધે છે મેં એવું સાંભળ્યું છે મોટા મોટા રાજાઓ લોભથી પાપ કરતા હતા લોભ એ જ પાપનો બાપ છે વધારે લઈને હું શું કરું આજ સુધી હું કોઈના ઘેર દાન લેવા ગયો જ નથી આજે ન છૂટકે હું તારા ઘેર દાન લેવા આવ્યો છું એ ગ્રસ્તના ઓટલે બેસીને હું સંધ્યા કરતો ગ્રસ્ત બહાર ગયા હતા તે આવ્યા મને ઓળખે મને કહ્યું કે મારા ઓટલે તમે કેમ બેઠા છો કોને પૂછ્યું મેં કહ્યું કે હું બ્રહ્મચારી છું સંધ્યાનો સમય થયો હતો એટલે સંધ્યા કરવા બેઠો છું મારી સંધ્યા પૂરી થશે કે ઉઠી જશે ક્યાં ઓટલો મારો છે આજકાલ ઘણા લુચ્ચાઓ દિવસમાં બધું જોઈ જાય છે ને જ રાત્રે પાછા ચોરી કરવા આવે છે આ ઓટલો મારો છે છેલ્લા વળગોડામાં છાતી ઉપર બાંધીને લઈ જવાનો છે ઓટલો મારો છે માનવને બોલવાનો વિવેક નથી મારું શું છે અરે તન તારું નથી તો ઓટલો તારો હોય ક્યાં છે મને કહ્યું ઉઠો છે સંન્યામાં વિઘ્ન આવ્યું મને દુઃખ થયું મારા માલકીની જગા હોય ને તો આખો દિવસ બેસીને હું જપ કરું ધ્યાન કરું કોઈ મને ઉઠાવે નહીં મારી એવી ઈચ્છા છે તારી જગ્યામાં બેસીને ચોવીસ લાખ ગાયત્રી નું મારે પુરસ્તરણ કરવું છે વામનજી વિચાર કરે છે બલિ મહારાજને આનંદ થયો છે આવો તપસ્વી બ્રાહ્મણ મારા ઘરમાં રહીને જપ કરે ને તો મારું કલ્યાણ થયું રાજા મને જયારે બહુ ભૂખ લાગે ત્યારે મધુકરી માંગવા જઉં છું મધુકરીમાં જે કઈ મળે તે સંતોષ માંથી લઉં હું સંગ્રહ કરતો નથી મારા ગુરુએ મને કહ્યું છે અતિ સંગ્રહ કરવા માટે દાન લેવું અતિ સંગ્રહ માંથી વિગ્રહ ઉત્પન્ન થાય દાન એટલું લેવે કે જેની બહુ જરૂર છે અતિ સંગ્રહ કરવા માટે જે દાન લે છે એના માથે યજમાન નું પાપ આવે છે યાવદ અર્થ પ્રતિગ્રહ સંધ્યા ગાયત્રી સત્કર્મ કરવાથી પાપ નો નાશ થાય છે જેની બહુ જરૂર છે બ્રાહ્મણને દાન દેવાનો અધિકાર છે અતિ સંગ્રહ કરવા માટે દાન લે યોગ્ય નથી મારે વધારે જોઈતું નથી વળી રાજાને થોડી ઠસક હતી કે હું અતિ ઉદાર છું હું બહુ દાન આપું છું મારા જેવો દાન આપનારો કોઈ થયો નથી વામનજીએ કહ્યું રાજા તારા જેવું દાન આપનારો કોઈ થયો નથી પણ યાદ રાખજે મારા જેવો દાન લેનારો પણ કોઈ થયો નથી તું તો બધું મને આપે છે પણ મારે લેવું નથી લઈને હું શું કરું તારી જગ્યામાં બેસીને મારે ગાયત્રીનો જપ કરવો છે હું વધારે નહીં ફરી રાજાને આશ્ચર્ય થયું છે અવસ્થા નાની છે એમનું ધ્યાન કેવું છે આવા સંતોષી આવા તપસ્વી બ્રાહ્મણો આ જગતમાં છે અને તેથી તો આ ધરતી ટકી છે જગતમાં પાપ વધ્યું છે ભજનાનંદી સંત અને તપસ્વી બ્રાહ્મણ પૃથ્વીને ટકાવી રાખે મહારાજ ધન્ય આજે તો આપની ઈચ્છા અનુસાર ત્રણ પગ પૃથ્વીનું હું દાન કરું છું પણ મને સંતોષ થયો નથી મને ફરીથી સેવાનો લાભ આપો મારા ઘેર ફરીથી આવો આપને કોઈ પણ વસ્તુની જરૂર પડે બીજા કોઈના ઘેર જતા નહીં આ ઘરમાં જે કઈ છે તે બધું તમારું છે મારા ઘેર ફરીથી આવો મને ફરીથી સેવાનો લાભ મળે વામનજી એ કહ્યું આજે તો ત્રણ પર પૃથ્વીનું દાન આપજે પછીની વાતો પછી થશે બલી મહારાજ દાનનો સંકલ્પ કરવા તૈયાર થયા છે યજ્ઞમંડપમાં શુક્રાચાર્ય વિરાજતા હતા શુક્રાચાર્ય મહાન જ્ઞાની છે એક ટક વામનજીમાં નજર રાખેલી છે કોણ બ્રાહ્મણ છે ચરણથી મુખારવિંદ સુધી સર્વાંગને બારકાઈથી નિહાળેલી છે શુક્રાચાર્ય સમજી ગયા છે પરી રાજાને કહ્યું છે રાજન દાન આપવાની ઉતાવળ ન કરો આ બ્રહ્મચારીના પગલા કેવા છે તે તું જાણતો નથી એને હું બરાબર જાણું છું આ જેવું દેખાય છે તેવું નથી એકદમ તું વિશ્વાસ રાખે તે યોગ્ય નથી એના પગલા કેવા છે તે હું જાણ એ સવૈરો ચલે સાક્ષાત ભગવાન વિષ્ણુરવ્યય કશ્ય પાદ જાતો દેવાનામ કાર્ય પરમાત્મા કશ્યપ ઋષિના સ્વરૂપે પ્રગટ થયા છે અત્યારે તો આ બાલ સ્વરૂપ દેખાય છે દાનનો સંકલ્પ થયા પછી એ ધીરે ધીરે સ્વરૂપ ને વધારશે એ વિરાટ સ્વરૂપ ધારણ કરશે બે પગમાં તારું બધું રાજ આવી જશે એક પગ બાકી રહેશે તને પાતાળમાં ઢકેલી દેશે દાન આપવાનો અધિકાર ગ્રહસ્થને છે શાસ્ત્રોમાં એવું લખ્યું છે સાધુ સંન્યાસી ધન બહુ ભેગું કરે નહીં અને દાન આપવાની પણ રાખે દાનનો મુખ્ય અધિકાર ગ્રહસ્થને આપ્યો છે ગ્રહસ્થના આંગણે સાધુ આવે સંન્યાસી આવે બ્રહ્મચારી આવે આંગણે આવેલાનું સન્માન કરવું દાન આપવું એ ગ્રહસ્થ ગ્રસ્ત દાન આપે અતિ દાન આપે એ સારું નથી અતિ દાન આપવાથી કઈ બગડેલું મન શુદ્ધ થતું નથી દાન વિવેકથી આપવાનું છે તેવું દાન આપવું નહીં કે જે દાન આપ્યા પછી ઘરના છોકરાઓ દુઃખી થાય એવું તો તમે કોઈ દિવસ આપવાના જ નથી એ મને ખાતરી છે શુક્રાચાર્ય બોલે છે છોકરાઓનો વિચાર કરવો પોતાનું ભવિષ્યનો વિચાર કરવો અતિ દાન આપે સારું નથી આ બ્રહ્મચારીને ત્રણ પગ પૃથ્વીનું તું દાન આપીશ તો તને બેસવાની પણ જગ્યા રહેશે આ કોણ છે તે હું જાણું છું બલિરાજાને શુક્રાચાર્ય સમજાવે છે બલિરાજાએ કહ્યું મહારાજ મેં વાણીથી તો દાન આપ્યું છે હવે પાણી છોડવાનું બાકી છે હવે હું ના પાડું તો મને જુઠ્ઠું બોલવાનું પાપ લાગશે ત્યારે શુક્રાચાર્ય સમજાવે છે અતિ દુઃખમાં પ્રાણ સંકટમાં જુઠ્ઠું બોલે તે ચાલે આ શુકદેવજી મહારાજ બોલ્યા નથી દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય મહારાજ એવું બોલે છે આ દૈત્યોના ગુરુ છે અને તે શુક્રાચાર્ય કે છે અતિ વિપત્તિમાં પ્રાણ સંકટમાં થોડું જુઠ્ઠું બોલે તો ચાલે ગાયના માટે ગરીબના માટે જુઠ્ઠું બોલે તો વાંધો નથી કોઈનું લગ્ન નક્કી થતું હોય ત્યાં જુઠ્ઠું બોલે તો દોષ નહીં લાગે તમને કોઈ પૂછે કે કન્યા કેવી છે તમે જાણો છો કે શાળીગ્રામ ભગવાનના જેવી છે તમે એકદમ સાચું બોલો કે કન્યા બહુ કાળી છે તો એ લોકો ના પાડશે વિવેક થી બોલવાનું કોઈનું લગ્ન નક્કી થતું હોય ત્યાં થોડુંક મિથ્યા ભાષણ કરે તે ક્ષમ્ય છે આ તારા માથે પ્રાણ સંકટ આવ્યું છે તારે દાન આપવું હોય તો તું તારા થી માપીને ભરે દાન આ બ્રહ્મચારી ધરતીને માપે તો અનર્થ કરશે શુક્રાચાર્યજીએ ઉપદેશ ધનનો વિવેકથી સદુપયોગ કરવાનો ઘરમાં જે કઈ ધન આવે એ ધનમાંથી પંચમાંશ ભાગ ધર્મના માટે જુદો રાખો ધનની શુદ્ધિ થી થાય છે આ તનની શુદ્ધિ સ્નાન કરવાથી થાય છે અને મનની શુદ્ધિ શ્રી કૃષ્ણ નું ધ્યાન કરવાથી થાય પંચમાંશ ભાગ ધર્મના માટે અલગ રાખવો પ્રત્યેક ધંધામાં પાપ થાય છે કેટલું ધન એવું ખરાબ હોય છે તે રડાવીને જ બહાર જાય છે ધનને શુદ્ધ કરવા માટે પંચમાંશ ભાગ અલગ રાખો સો રૂપિયા ઘરમાં આવે ને તો વીસ રૂપિયા જુદા રાખો કોઈ સત્કર્મમાં પરોપકારમાં તમારા હાથે એનો ઉપયોગ કરો તમારા હાથે જે વાપરશો તે તમારી સાથે આવશે બેંકમાં જમા કરો એ સાથે આવશે નહીં પંચમાંશ ભાગ ધર્મના માટે અલગ રાખો ભાગવતમાં તો પંચમાંશ ભાગ રાખવાની આજ્ઞા આપી છે મનુ મહારાજે કાયદામાં થોડો સુધારો કર્યો છે પંચમાંશ નહીં દશમાંશ ભાગ મનુ મહારાજ જાણતા હતા કે મોંઘવારી અને તેથી કાયદામાં થોડો સુધારો કરે પંચમાંશ નહીં દશમાંશ દશમાંશ એટલે સો રૂપિયા આવે એટલે દસ રૂપિયા જુદા રાખે પૈસો કમાવવો બહુ કઠણ નથી હાથમાં આવેલા પૈસાનો સદુપયોગ કરવો બહુ કઠણ ધનનો એક ભાગ જે છે ગ્રહસ્થ મોસુખમાં વાપરે તે પણ ક્ષમ કામા એ શબ્દ ભાગવતમાં લખ્યો કેટલાક લોકોના પૈસા ફેશનમાં બહુ જાય કેટલાક લોકોના પૈસા વ્યસનમાં બહુ જાય પૈસો એ લક્ષ્મીનું સ્વરૂપ છે લક્ષ્મી એ બધાની માં છે માનો ઉપયોગ કરો ઉપભોગ ન કરો લક્ષ્મી ઉપયોગ માટે છે ઉપભોગ માટે નથી મોસોમાં થોડું ધન જાય તે ક્ષમે બહુ પૈસા જાય એક શક્ય નથી પૈસાનો દુરુપયોગ કરે એને લક્ષ્મી શાપ આપે છે ધર્માય યશે કામાય સ્વજનાય ચ પંચના વિભજન વિત્તમ નામુત્ર ચમોદતે બલી રાજાએ હાથ જોડીને કહ્યું છે ગુરુજી આપે મને સુંદર ઉપદેશ કર્યો પણ હું શું કરું હું પ્રહલાદજીના વંશનો વૈષ્ણવ છું મારો રોજનો નિયમ છે નારાયણની સેવા કર્યા પછી ભગવાનના ચરણમાં તુલસીજી અર્પણ કરીને હું બોલું છું હું શરણે આવ્યો છું હું તમારો છું કૃષ્ણ તવાસમી દેહેન્દ્રિય પ્રાણાંતઃ કરણાની તત્ધર્માંશ આત્મના સમર્પયા મારું સર્વસ્વ અર્પણ કરું આજથી હું તમારો થયો છું એવું બોલીને હું ચરણમાં તુલસીજી અર્પણ કરું છું અત્યાર સુધી તો હું માનતો હતો આ કોઈ બ્રાહ્મણ નો દીકરો માગવા માટે આવ્યો છે પણ આપે જ મને એવું કહ્યું કે આ પરમાત્મા આવ્યા છે મારું સર્વસ્વ અર્પણ કરું તો શું વાંધો આવું સુપાત્ર મને ક્યાં મળવાનું સંપત્તિનો સન્માર્ગ સદુપયોગ થાય તો વિપત્તિમાં પણ શાંતિ મળે આ પરમાત્મા આવે છે મારું સર્વસ્વ અર્પણ અમે વૈષ્ણવ કાળામાં તુલસીની કંઠી રાખી એનો અર્થ એ છે શરીર પણ અમે ભગવાનને અર્પણ થઈ ગયું શરીર હવે ભોગ માટે નથી શરીર ભગવાનના માટે આ પરમાત્મા લેવા આવ્યા છે મારું સર્વસ્વ અર્પણ કરીશ કદાચ હું દરિદ્રી થઉં તો પણ કીર્તિ તો જગતમાં મારી રહેશે મારા ભગવાનના ચરણમાં એક તુલસી પત્ર અર્પણ કરીને વંદન કરીને કોઈ બોલે કે હું શરણે આવ્યો છું હું તમારો છું ભગવાન એને અપનાવે છે મારો બ્રહ્મ સંબંધ થશે હું ભગવાનનો થઈશ જગતમાં કીર્તિ તો મારી રહેશે લોકો એવી વાતો કરશે બલિ એ સર્વસ્વ દાન આપ્યું પછી બલિ રાજા ગરીબ થયો દાન લેનારો મોટો કે દાન આપનારો દાન લેનારનો હાથ નીચે હોય છે અને દાન આપનારનો હાથ ઉપર હોય છે જેનું લગ્ન હોય ને તે વરરાજા બહુ અક્કડમાં ચાલે છે વરરાજા એવું સમજે છે કે હું થોડો વધારે ડાયો છું મારી પૂજા કરશે પછી મારો વરઘોડો પણ કાઢશે આ વર રાજાને અક્કલ નથી હોતી વર રાજાને ભિકારી તે સરખા જોવે ભિકારી રડતો રડતો ભીખ માંગવા આવે અને વર રાજા વાંચતે ગાંચતે પણ ભીખ જ માંગવા આવે વર રાજા હલકો છે કન્યાનું દાન કરનાર કન્યાનો પિતા બહુ મોટો છે કન્યાદાન મહાન પુણ્ય છે જે કન્યાદાન કરે છે સુવર્ણનું દાન ચાંદીનું દાન એ તો જળ વસ્તુનું દાન છે કન્યાદાન ચેતનનું દાન દાન આપનારો મોટો ગણાય કન્યાનો પિતા મોટો છે જે કન્યા દાન કરે છે દાન લેનારનો હાથ નીચે હોય છે દાન આપનારનો હાથ ઉપર હોય છે વરાંજલિ ઉપરિષ્ઠ કન્યા અંજલિ જગતમાં કીર્તિ મારી રહેશે મારે આપવું છે તમે સંકલ્પ કરાવો શુક્રાચાર્યજીએ કહ્યું મને દેખાય છે યજમાનનું કલ્યાણ નથી એવો સંકલ્પ હું કેવી રીતે કરાવું યજમાનના હિતનો બરાબર વિચાર કરે એને પુરોહિત કહે છે મને દેખાય છે હવે તું દરિદ્રી થઈ જઈશ એવો સંકલ્પ હું નહીં કરાવું જયારે વામનજી મહારાજ બોલ્યા છે રાજા હું બધું ભણીને આવ્યો છું મને સંકલ્પ કરાવતા આવડે હું